કંટાળાનું સ્વરૂપ કંટાળાનો અર્થ શો કશું ગમે નહીં તે કંટાળો એટલે કાંટાની પથારીમાં સૂઈએ ત્યારે જે દશા થાય તે કંટાળો આવે છે ત્યારે શી દવા કરો છો આ ડ્રગિસ્ટને ત્યાંથી કંઈક દવા લાવો છો એ તો ક્યાંય ના મળે પણ કંઈક તો કરતા હશો ને બહાર ફરવા જતો રહું છું આ તો માગતાવાળાને પાછા કાઢવા બરાબર છે કંટાળો આવ્યો એ શું કહે છે નેચર શું કહે છે કે આનું પેમેન્ટ કરી દો ત્યારે આ કહેશે ના અમે એમ નહીં કરીએ ને દોડધામ કરી મૂકે એ તો કંટાળાને પાછો કાઢે છે પણ એ જ્યારે સામટો માગવા આવશે ત્યારે શું થશે કંટાળો આવે ત્યારે સિનેમા જોવા જાય છે એ તો અન્ય ઉપાય કર્યો વિરોધ કર્યો કંટાળો આવે ત્યારે જો સ્થિર બેસી રહેને તો એ શોધખોળ કરી શકે કે શાથી આવ્યો એ શું છે તો ત્યાં પુરુષાર્થ ધર્મ જાગે એવું છે ત્યારે ઊંધો ઉપાય કરે છે અને એને પાછું ધકેલે છે બહાર જવાથી કંટાળો જતો નથી કંટાળો આવે છે એટલે બહાર જાય છે ને એટલે બ્લડ સર્ક્યુલેશન થાય છે એટલે કંટાળાના સંયોગ વિખરાઈ જાય કેટલા કંટાળો આવે ત્યારે વિસ્કી પીએ છે આ તો કંટાળાના ઉપાય કરે છે તે બ્રાન્ડી પીએ છે દોડધામ કરે છે એ એક જાતની મૂર્છા જ છે કંટાળો આવે પણ સહન શક્તિ છે નહીં તો કંટાળો આવ્યો તો સાથી આવ્યો શી ભૂલ રહી ગઈ એ બધી તપાસ કરાય પણ એ તો કશું કરતા નથી ને દોડધામ કરે છે ને પીએ છે તેનાથી રાહત મળે છે પણ ફરી પાવર ઉતરે એટલે કંટાળો પાછો ચાલુ આ સંસારના દુઃખો એક ક્ષણવાર શાંતિ આપે એવા નથી માણસને કંટાળો ગમે નહીં કેટલાક તો જીવ પણ બાળે છે જીવ ના બાળશો કપડાં બાળે તો નવા લવાય પણ જીવ બાળીશ તો ફરી નવો ક્યાંથી લાવીશ